જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હિનાબેન હિનાબેન હમ મહેતા સાહેબ સુધીરભાઈ છે ને જતીભાઈ કયા કયા મામા મુકેશભાઈ મુકેશભાઈ આપણે હા આપણે સીએફ પટેલને ત્યાંથી એમને ત્યાં ગયા હતા એક વાર જમવાનું હતું ને કેન્સલ કરીને હા સવારે સૌથી નાના ભાઈ ઇન્દિરાબેનના હા એ કોઈ નથી એમને મુકેશભાઈ નથી અમેરિકા એમના દીકરા દીકરી અમેરિકા છે બિલ ગઈ છે પણ કાલે પ્રોગ્રામ રાખ્યો સવારનો ફ્યુનરલ એટલે હું આવી ગયો હા જરૂર જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય સચિદાન દાદાજી હવે સેટ કરશે દાદાજી એટલે આ સત્સંગ અને સત્સંગનો લાભ અને એમાં શું આપણે કરવાનું કરવાનું એટલે કે સમજવાનું કે દાદાની અહીંયા જુએ છે દાદાજી હું પણ અહીંયા જોઉં છું એટલે અહીંયા સત્સંગમાં આપણે જ્ઞાની પુરુષની ઓળખાણ એવી પાકી કરી લેવાની છે કે જેથી કરીને એ કઈ રીતે બધાની જોડે પ્રેમ સ્વરૂપ રહે છે અને આપણને લાગે કે હવે જાય છે પણ આ સત્સંગમાં જ આપણે એમનું એમની ઓળખાણ એવી કરી લઈએ કે પછી એ નિધિ ધ્યાસન સ્વરૂપે રહ્યા કરે તો પછી એમનું સાનિધ્ય ક્યારે પણ આપણું જાય નહીં અને એ સાનિધ્ય રહ્યું તો બસ આપણું કામ થઈ ગયું નિધિધ્યાસન કોને કહેવાય એને આપણે જેની ઓળખાણ કરવી છે તો આપણે ઓળખાણ કોની કરવાની આપણે પોતે પોતાને ઓળખાઈ ગયા બધા તો ઓળખાણ કોની કરવાની રહી તો પોતે પોતાને ઓળખાયા પણ બાકીને એને ઓળખવું પડશે ને બધું આ વાત છે એટલે પોતે આપણે પોતે ઓળખાઈ ગયા છીએ તો ઓળખાઈ સ્વરૂપે હવે બાકી રહ્યું એમાં ઓળખાણ કરી છે એટલે નિરિધ્યાસન કહ્યું એમને અને જ્ઞાની પુરુષ કહ્યું એટલે જે પોતે પોતાને ઓળખાઈ ગયા છે બધા જ્ઞાની જ છે પરંતુ જ્ઞાની સ્પેશિયલી નથી કહેવાય છે કે એ કોઈનાથી જુદા છે જ નહીં કોઈનાથી જુદા નથી એમને જે કોઈ મળે એમને એમ લાગે જ કે દરેકનું પોતે ના રોખાયેલા ભાગ છે તેમાં એમને મળે તો એમનામાં એ દેખાઈ જાય કે આ તો હું આ તો હું સમજાય કારણ કે જુદા છે જ નહીં છતાં આપણું નુવર ના ઓળખેલું બધું હેરાન કરે છે આપણને ત્યાં આગળ નિધિધ્યાસન બધું આકૃત નથી આવું છે નિધિધ્યાસન નિરિધ્યાસન દેહનું નથી હોતું નિરિધ્યાસન દેહ તો દેખાશે તમને આપણે મંદિરમાં જઈએ ભગવાનની પ્રતિમા જોઈએ તો પ્રતિમામાં ધ્યાન કરીને આપણે નિર્ધ્યાસન કરવા માટે ધ્યાનમાં બેસવા માંગીએ છીએ એટલે શાસ્ત્રમાં કહ્યું કે ધ્યાન તો બધા કરવા માટે અને આજે વ્યવહારમાં પણ બધા ધ્યાન ને બધા પ્રકારોને સાધનામાં બધામાં આ રીતે જ કહેવાય એટલે શાસ્ત્રોમાં એવા રચના કર્યા હા છેવટે નિધિધ્યાસન આ એના અસલ અર્થમાં જો પકડાય તો નિધિધ્યાસન તમારે અંદર જ્યાં પોતાનું નામ ખાલી ભાગ છે ઓળખાતો જતો જાય ત્યાં આગળ અંદર તમારું એમાં સ્પષ્ટતા વધી જતી જાય સ્પષ્ટતા ત્યાં સુધી ધૂંધળું રહ્યા કરે આટલું છે ધૂંધળું રહ્યા કરે દાદા ભગવાન અને નથી મળ્યા તેમને પણ ઘણી વખતે બહુ બહુ ઓછા હોય બહુ ઓછા એમને વાત કરવાય આ તો બધું ગોઠવી છે નિધિધ્યાસન બહુ મોટો શબ્દ છે નિધિધ્યાસન એટલે જ આપણે આપણને પોતાનું ઓળખી ગયા છે પોતાનું હોવા પડો પણ બધામાં રહીને બધું જુદું જુદું પૂતગલ છે બધું છે અને આપણું પૂતગલ ઓળખાયું નથી તો હા હા ડૉક્ટર અરવિંદ સાહેબ તો એટલા બધા સુખ છે એક શબ્દ ના જવું જોઈએ મારું કે છે આટલી બધી સારી સંસ્થા સાહેબ એમની દશા છે સંત્યાવી મને બહુ મને વારંવાર ફોન કર્યા કરે છે સાહેબ સત્યાવી પુસ્તિકા છે ને અનુભવ સૂત્રોની એટલે મને બહુ કે છે કે છે આ બધા સારી કામમાં લાગશે કે ઘણી સારી કામમાં લાગશે ગુરુ પૂર્ણિમામાં ત્યાં દીદી ત્યાં બહુ કામ કરશે બધા એને ઘણું જ એને પોતાના નામ થયેલા પાછળ ઓળખવા માટે અને એ રીતે બધાની જોડે રહે છે તો બધે એક ઉલકા બધામાં પડી જાય પોતાનું ભાવ આપવાનું સમજાયું બધું બધું જુદા પણ વસ્તુ છે જુદું પણ સરસ દેખાઈ જાય આ વાત છે શું એટલે આપણી ચીકા ચીકાશ બધી નીકળતી જાય અભેદતા ભિન્નતા કોઈ જગાએ અને વ્યવહાર વ્યવહારની રીતે હોય છે સમજે એ પ્રમાણે સાહેબનો વ્યવહાર એટલે કે એમનો કહેતા એમનો ઉપયોગ જ એ પ્રમાણે હોય વ્યવહારમાં વ્યવહારની રીતે હોય પરંતુ કેન્દ્રવર્તી કેન્દ્રવર્તી એટલે ઉપયોગ જ એવો હોય તરી ક્રમમાર્ગમાં તો આત્માથી જન થયા તો આ આજના આશ્ચર્ય પ્રમાણથી આટલું અદભુત પરમાત્મા પ્રકાશનું ખુલ્લું થવા પડવું એમાં ત્યાં જ યથા જેમ છે તે વિચાર દર્શાવે એ કે છે એની જગ્યાએ આવું હોય પ્રત્યક્ષ વિતરાક પ્રત્યક્ષ વિતરાક ક્યાંથી જોવા મળે મળે જ કેવી રીતે શરીર શરીરની ભાષા અને શરીરનું જીવન બધું થયેલું છે ક્યાંથી મળે એ તો ક્યાંથી જડે જ ક્યાંથી જ્યાંથી ટેવાયેલા અને જે ઇન્દ્રિયો જ્ઞાન આપે એમ જ ફસાઈ જાય શું કરે અસંગ આત્માનું અસંગ સ્વરૂપ હું તમામ સંગી ક્રિયાથી તદ્દન અસંગ એવો શુદ્ધ આત્મા છું અને દાદા ઘણી વખત આ બાદ વાતો સત્સંગે થયો છે પૂછ્યું છે એટલે મેં તને અસંગ આત્મા આપ્યો છે શું બોલે છે તું અસંગ આત્મા આપ્યો છે હવે એમાં આપનાર હતા થોડા એ આ વાત છે ઘણા બધા સત્સંગો નીકળ્યા બધા જોડે દાદા કહે છે કે તમે તમારા ફુરસદના સમયમાં સારી વાત છે તો ફુરસદના સમયમાં પ્રેક્ટિસ કરો કે તમને વેદ જ્ઞાનની વેદ જ્ઞાનક એવી સુંદર શું કહેતા હતા ગોટીઓ આપી છે વાપર્યા કરો ને એને જે ગોટી સમજવે સમજો તમે કે કપડું સાફ કરવા માટે સાબુની સાબુની ગોટી સમજે એમાં જાત જાતના હોય પાછા એનો વાપર ક્યાં છે પ્રેક્ટિસ ક્યાં છે આ વાત છે પ્રેક્ટિસ હોય ને ધીમે ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જાય એટલે જ્યાં જે પ્રસંગે તે એકદમ પછી ધીમે ધીમે એમ કરતા કરતા આપણને આ ભેદ બધો ટળતો જાય દ્રષ્ટિમાં ભેદ પડે છે એટલે આપણા પાંચ ઇન્દ્રિયો આપણને જ્ઞાન આપે તે જ્ઞાનમાં આપણે સરખી લાગીએ એવું ના હોય પછી પરંતુ આ બહુ આકરો માર્ગ આમ તો સહેલો કરી આપ્યો છે દાદાએ પોતે પોતાની ખાતર પોતા માટે જ સમજી લેવાનું એટલે નિર્વિધ્યાસન તો ઘણું મોટું છે આપણે એમ પટેલ સ્વરૂપે દેહમાં દાદા ભગવાન પ્રકાશવાન એવા આપણને મળ્યા એટલે આપણે એમ પટેલ દેહમાં જ આપણે જતું થઈ જઈએ છીએ નિધિધ્યાસન પછી દાદા ભગવાન ઉપર જાય છે આ વાત પકડાતી નથી એ સમજો એટલે જ્ઞાની પુરુષને અવિક લઈ રહીએ છીએ જ્ઞાની પુરુષ એક અને અનન્ય છે એનો મતલબ આવો નથી શાહ સાહેબ એનો મતલબ તો એ છે કે આવું દ્રષ્ટાંત જીવતું આપણી આગળ હોવું જેટલું જે પ્રમાણથી હોય અનુભવના તે છે એટલો જ લાભ લઈ શકો કે નહીં આપણે બધામાં એ તો દરેકને એકબીજામાં છે આ વાત છે સમજાયું બધામાં હોય આ બચ્ચું આવ્યું બેબી આવી અને બેબી જતી ને પણ આપણી દ્રષ્ટિ હમ લઘુતા અદભુત છે આ કાળમાં દાદાએ જો ઉત્તમ આપણને બોધ મળ્યો હોય એમનાથી તો આ વ્યવહાર મને વ્યવહાર દ્રષ્ટિએ કરીને લઘુપણું લઘુપણું એટલે હળવાશપણું એટલે વ્યવહારની દ્રષ્ટિમાં હળવાશપણું આવે એ બહુ મોટું એમને એટલું અદભુત પ્રદાન કર્યું છે બહુ સુંદર કર્યું છે પણ એ હોઈ શકે રહે નહીં ને કોઈને આંખો કેમ રહેવા દેશે કારણ કે આંખોમાં ચલેલા છીએ આપણે કેમ કરી રહેવા દે એ આંખો સર્વત્ર જુએ તો શું જુએ આ વાત છે પૂછવું છે કશું હમ આ એટમોસ્ફિયર જોયું છે કારણ કે લાગે છે કઈ હે શું લાગે છે સારું લાગે છે હે સારું લાગે છે સારું લાગે છે આજે પેલી ખુશ છે પેલી શું વસ્તુ અરવિંદભાઈને જણાવી દીધું શું વાત કરો કંઈક જયંતિભાઈ તમે કેટલા ગયા હમણાં અડધો ચાર વાગે ગયા ઓ આજે આજે શું એટેક આજે સવારે જઈને આવ્યા બધું બહુ સારું કર્યું સર હા સમજી ગયા બીજા બધા આવવાના બધું હમ ઠારનો ભરોસો નથી મૃત્યુથી ડર ના હોય મૃત્યુથી ડર ના હોય પરંતુ નજર સામે રહ્યા જ કરતું હોય શું દાદા એવી કૃપા મહેતા સાહેબ કરી દીધેલી એટલે તો પહેલું ફિટ થઈ ગયેલું પણ કોઈ વખતે શરૂઆતમાં કચાશ હોય ને તો બોલી જાય este અમારા માતુશ્રી હતા અને પિતાજીના મામી આવ્યા હતા પિતાજીના અને બેઠા હશે વાતો ચાલે મુંબઈ મુંબઈની વાત કરું છું અને હું હતો તે વખતે તે વખતે એટલે પણ ચોત્રીસ એક વર્ષ પાંત્રીસ વર્ષ તેત્રીસ વર્ષ જ્ઞાન મળ્યું બેઠા એમ કરતા કરતા કૃષ્ણ ભગવાન વૈષ્ણવ એટલે એ જ વાતો નીકળે આપણે એટલે બે ભેગા થયા વાતો નીકળી અમારા માતુશ્રી અંદર બેસતા અને હું તે વખતે જ રૂમમાં હતો થયું બધું બહુ ચાલે બરોબર છે કૃષ્ણ ભગવાન આ ને તે ને આવી રીતે એમની લીલા બધી બધી રીતે તરત જ પછી એ મામી પૂછે કેમ છે ભાઈ આમ તો મને પૂછ્યું પછી મારો મધર હતા ચંચલબેન નામ પણ અમે અમને તો અત્યારે શું દેખાય છે કહીએ કે શું છે કે અમને આ કનુભાઈ બળબળ બળતો દેખાય છે એટલે પેલા મામી હતા તો સારું તો ના જ કહેવાય ને એ બિચારા જાણે નહીં આ બાજુ કશું જે છે પણ એવું પચાસ કહેવાય આ મોડે ના નહીં કરવું જોઈએ ખ્યાલ અને દર્શનમાં તો તે જ કહ્યું છે આ વાત છે વચનમાં અમર પદ પ્રાપ્ત થયું છે શું કહ્યું અને એમાં તે વખત સમજણ એવી દેખેલી એ વસ્તુ ના જ હોય શરૂઆતમાં તો શરૂઆતમાં ઉલ્લાસ તો આપણે બધા હોય એવા હોય ને તો અને કશું ખ્યાલ નહીં કશું જાણવાનું ધ્રુવી સાહેબ એટલે કાર નમસ્કાર કૃપાળુદેવ બહુ એમાં લખ્યું છે ઘણું લખ્યું છે ભાઈ લેદો લેશ અને લઘુરાજ સ્વામી એટલું બધું લખ્યું છે એમાં બહુ લઘુરાજ સ્વામી આમ તો કારને વિશે બધા ધર્મોમાં એવું છે પરંતુ શરીર છે ત્યાં સુધી જીવન છે ત્યારે એક દરેકને આખે જીવવાનું જ છે આપણે તો લાગે એ તો છે જ ને શરીર રીતે જીવાતું જાય ને સામે છેલ્લો કાળ એ કોને ખબર પડે કોઈ કોને પડી ના ધક્કો મારવાનો એટલે જય સચ્ચિદાન આગળ વાત કરો ચાલો જયંતિભાઈ જો આપો શું છે કિશન પટેલ એ તો રેડીમેડ હોય એમનું તો આપણે આપતા લઈએ સરસ દાદાના આપતા સૂત્ર એટલે આપણું પોતાનું સૂત્ર એમને આપ્યું નથી શું એમને તો તમે આપણે છીએ તે લો અંતે આપણે છે કેવી રીતે કે હું છું એટલે એની કંઈથી આવે મત પ્રાપ્ત જ ના થાય ને હું છું એટલે એટલે હું છે એટલે એટલે એમનું મીડિયમ અને કેવું માધ્યમ કેવું સુંદર હું તો એ પણ જોયું તો જોઈને ઋષભદેવ પાસે જ આજ્ઞા લઈને કર્યું પોતે જાતે કશું કર્યું જ નહીં એ કહ્યું સાહેબ એ મને સમજણ ના પડી જાતે શું કામ કરીએ જુઓ આ વાત છે છતાં ઋષભદેવ ગુરુ સાહેબ બહુ શું કરી આવે બહુ પેલા પ્રશ્ન જૈન પેલા ગીરધરભાઈ પૂછપૂછ કર્યા કરે બધા શું કરી આવે હવે તમે બધા મળ્યા છો આ છે તે છે ને આટલું બધું એને આ સંઘ ચલાવવા માટે બે ટકા તો જોઈશે ને મારે એટલે મારા માટે દાદા ભગવાનના ખાતે એના સંઘ ચલશે તેમને ખાતે ચલાવ્યો શાહ સાહેબ આજુબાજુ છે સંઘની ઘણી વખત આપણે વાત થાય છે દાદા ભગવાને કઈ સંઘને વરગાડ્યો નહોતો એમને કુદરતી બન્યું છે અને કે છે એક ટકો છે તો આ એમ પટેલનું શરીર છે એને જોઈએ ને પાછું એને દહીં વડા જોયું આ જોયું તે હા લાવો તડકે છે એક ટકો એમાં બહુ સારું કરતા હતા નહીં દાદા સાહેબ શું કહો છો કયો ધર્મ એવો છે કે કમિશન વગર ચાલે બધું વિતરાકુને એવું છે મધુરબેન આ શરીર છે ત્યાં સુધી કમિશન વગર તો શું કેમ બધું ચાલે નિવળ નિવળ જયંતિભાઈ હમ એટલે આપતસૂત્ર આપણું સૂત્ર પોતાનું નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જે જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતસૂત્ર નંબર નેવું એ લઈએ આપણે કોઈ અવતાર લેતો નથી અવતાર તો ઇફેક્ટ છે એની મેરેજ અવતાર થઈ જાય છે ઓઝી સેવેલા હોય તો અવતાર થયા વગર રહેતો જ નથી જ્ઞાની પુરુષ કોઝીસ બંધ કરી આપે એટલે ઇફેક્ટ એકલી બાકી રહે બસ એટલે કરતાપદ બધે છોડાયા છે અને એ વાત કર્યા વગર સીધી રીતે બધાને કેમનું મૂકી દે છે કરતાપદમાંથી બધાને છોડાયા છે હું કરું છું તમે કરો છો પેલા કરે છે બસ તો હું કોઈ અવતાર લેતો જ નથી સામાન્યપણે અવતારની કલ્પનાઓ અને જે માન્યતાઓ છે આપણા સંસારમાં તે આમ તો પુરુષને લાગવું પડે પણ આપણે અવતાર એટલે સાંપ્રદાયિક ધર્મ છે એ રીતે સમજીએ છીએ અવતરણ કોજી સેવેલા હોય તો જે કૃષ્ણ ભગવાન જન્મે નહીં તો જન્મે નહીં કૃષ્ણ ભગવાન દેવકીની માતાના કુખે કારણ સેવાયેલા હતા તેટલે આ થયું છે કારણ પણ પછી બચ્ચાઓને બધાને ધર્મમાં રાખવા માટે કહેવું પડે કે કઈ વાંધે આ અવતારમાં આ વખતે આ આવશે આ વિષ્ણુ અવતાર સ્વરૂપે આમ તો બધું કહે પછી એ તો રાખવું તો પડે કથા વાર્તાઓ તો બધા ધર્મો અને સાંપ્રદાયિક ધર્મો રાખી હોય આવી ભલે ભલા ભારતના ભેજાઓ આમાં છે બોલો પછી થોડીક બુદ્ધિ તે થઈ હોય થોડી ત્યારે થોડું બૌદ્ધિક રીતે થાય છે અને વખણાઈ જાય થોડા સાહેબ તો મોટે ભાગે આવું હોય એટલે આ કળિયુગમાં બધાને ભક્તિ સીધું તો કોઈને કોઈને અપાયું છે નહીં કોઈને પહોંચે નહીં અત્યારે આ વખતમાં તો શું કરે આ રીતે આપી દે લે ભાઈ ખાંડમાં સુગર બુગર ફર્સ્ટ ક્લાસ લગાડે લઈ લે મને મૂકી દે જા કેમ કરીને જાય જાય જ અંદર એટલે કોઈ અવતાર લેતો નથી અવતાર તો ઇફેક્ટ છે ઇફેક્ટ અવતાર એટલે સમજે છે ને તું વૈષ્ણવ છું ને તો કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન જન્મ્યા એને અવતાર કહેવાય ને હા પણ એ અવતાર કહેવાય અને પુરુષ અવતારી પુરુષ છે તો એકદમ તો ના આવે ને કંઈ કે વિષ્ણુ ભગવાન જ ઉપરથી ઉતરી આવે એવું નથી સમજાયું એટલે એના કારણ કોઝિશ રહેલા હોય ત્યારે કૃષ્ણ ભગવાન સ્વરૂપે જે જન્મ થાય આમ તો વિષ્ણુ અવતાર કહેવાય છે પણ એ રીતે જન્મ થાય એના કોઝીસ કૃષ્ણ ભગવાન તરીકે શરીર તરીકે એ અવતાર આવવાનો હોય ત્યારે રીતે કોઝીસ હોય એના શું કહ્યું એટલે એમાં શું ફલિત થાય છે કે શરીર બે જન્મે છે એની સાથે આ હોય છે એની મેરેજ અવતાર થઈ જાય છે અવતાર થઈ જાય છે એટલે એટલે દાદા ઘણા પૂછે દાદા કેવી રીતે ક્યારે થયું શું થયું તમે એવું શું કર્યું કે આવું થઈ ગયું આવું જ્ઞાન પ્રગટ થયું દાદા એક જ જવાબ હતો બટ નેચરલ આ જવાબ હતો ને એમનો બટ નેચરલ જસ્ટ કુદરતી બન્યું છે ભાઈ મેં કશું કર્યું નથી આવું તારે અવતાર શબ્દ સમજાય એટલે એની મેરેજ થઈ જાય છે કોઝિસ સિવિલ હોય તો અવતાર થયા વગર રહેતો જ નથી એટલે કિંમત ક્યાં આવી કે કોઝિસની જ્ઞાની પુરુષ આજે મહાકારણ સ્વરૂપે હોય એટલે બધા જ કોઝિસ જેમના બંધ થયા હોય એ જ બંધ કરી આપે બીજાના કોઝિસ એટલે અહીંયા આગળ ઇફેક્ટમાં કોઝિસ બંધ કરી આપે પછી બાકી રહ્યું એ ઇફેક્ટ ઇફેક્ટમાં કોઝીસ ઉભા થયા કરતા હોય પેદા થયા કરતા હોય જનરેટ થયા કરતા હોય સમજાય છે એ બંધ થઈ જાય એ પોઈન્ટ આગળ ત્યાર પછી ઇફેક્ટ જ રહી પણ ઇફેક્ટ તો રહી પણ કોઝીસ બંધ થયા અને બંધ કર્યું તે ક્ષણ અને તે પોઈન્ટ ત્યારે સમયકાળ ત્યાર પહેલાનું જે થોડું ભરાઈ ગયેલું હતું તે પાછું નીકળી જવું જોઈએ ને પાણીની અછત થવાની છે ભરી જ રાખો આપણે તો એટલે ભરી રાખ્યું હોય તે તો નીકળ્યા કરે ને પછી સમજ્યું આજે એ બંધ થઈ ગયું પણ આગળનું છે એટલું નીકળ્યા કરે છે એટલે બંધ થઈ ગયું કેમ આમ થાય છે કે છે તે આગળ સ્ટોક બનો હું કયો સ્ટોક પાણી બધું નીકળે ને બધું ખરું સમજાય છે હમ હમ અને અંદર કોઈ ગેસ તો છોડ્યો ના હોય એટલે આપણે આમ આમ શું થાય આવું કશું થાય નહીં એ બધું કાઢી આપ્યો છે અમારો જેને કર્મો જનરેટ થયા હતા પણ જનરેટ થતા એવા એ વરા જેવા હતા કેવા હતા વરા જેવા એટલે પાણીમાં જામી નતા ગયેલા એ એટલા બધા કાઢી નાખે એ બહુ હેરાન કરે માણસને હવે એ ખેંચની આમ આમ થાય અને જરા ઓછું થઈ જાય આમ આમ થઈ જાય આપણને થાય કે ના થાય હું બધા કોઈને ચલિત કરવું હોય તો એમાંથી પાછું પોતે માણસ એટલે બીજું ખરું ને તો બનાવી દીધું હતું ફોડે એટલે પાછું થઈ જાય ચોખ્ખું થયું તો હા એટલે કોઝિસ બંધ થયા છે તે વખતે ઠંડક તો બહુ થાય છે બધું થાય છે તો પછી બાકીનું એ રહ્યા કરે છે એટલે ઇફેક્ટ એટલી બાકી રહે પછી આ સૂત્ર નંબર નેવું સૂત્ર નંબર છસો સમજ એ જ આચરણ છે હું આચરણમાં લાવવાનું ના કહું પ્રાણે આચરણ શીખવાડશો એમાં દાડો વરે નહીં આચરણમાં મૂકવું એ તો અહંકાર છે સમાજમાં ઉતર્યું સમજમાં ઉતર્યું એ વર્તનમાં આવે જ સમજને વર્તન બહુ સુંદર વર્તન આપણે વર્તન એવી રીતે કહીએ છીએ કે આપણે દેહથી ને શરીરથી જેવી રીતે આપણે આપણે પોતાને તૈયાર કરીએ એને વર્તન કહે છે ત્યારે દાદા કહે છે કે સમજ અન્ડરસ્ટેન્ડિંગ સમજમાં આવ્યું એ વર્તનમાં આવે જ આ બહુ મોટી વાત કરી ચારિત્રની વર્તનને ચારિત્ર કહેવાય છે અને ચારિત્રને લોકભાષામાં આ વ્યવહારથી જે સમજમાં છે એ રીતે લીધું છે કેટલું મોટો ફેર લોક સંજ્ઞા અને અલૌકિક સંજ્ઞા સંજ્ઞા છે બે જુદી જ જ્ઞાનીની સંજ્ઞા વિતરાગોની સંજ્ઞા આ વાત એટલે આચરણ અને સમજ ઉપર બહુ સુંદર આ સૂત્ર છે શરીરથી શરીરની ક્રિયાએ કરીને પોતે કરનારો થાય ને પોતે કંઈક આચરણ મૂકે આચરણ લે કે મૂકે કે આવું કરે થઈ શકે જ નહીં કોઈ દિવસ પરંતુ આ સૂત્ર છે આ તો એટલે એની પાછળ વિસ્તાર માગે સમજનો કોઈ સીધું જ લે તો બહુ કન્ફ્યુઝ થઈ જાય શાહ સાહેબ સમજ્યું જેમાં જેમ નીકળેલો છે ટેવેલો છે એ જવાન જીવન છે એમ કેમ નહીં પકડે પણ આજે બુદ્ધિએ વિકાસ સારો કર્યો છે બધું ચોગરદમનો તો બુદ્ધિએ કરીને પકડાય ખરું ખરું કે નહીં સાહેબ પકડાય ખરું પકડાય સમજ એ જ આચરણ છે હું આચરણમાં લાવવાનું ના કહું છું પ્રાણે આચરણ શીખવાડશો એમાં દાડો વરે નહીં આચરણમાં મૂકવું એ તો અહંકાર છે સમજમાં ઉતર્યું એ વર્તનમાં આવે જ બરોબર છે સૂત્ર નંબર એક ચાર હજાર એકસો ને સત્તાણું અનંત જ્ઞેયોને વિતરાગોએ એક જ જ્ઞેયમાં જોયેલું બોલો તેવું આ દાદાએ એક જ જ્ઞેય એક પૂદગલ જોયું છે પૂદગલ તો સ્વાભાવિક રીતે એક જ છે મૂળ સ્વભાવનું પૂતગલ વીસ એ છે જગત એક જ વિશ્રસાનું બનેલું છે નેટ ચોખ્ખા પરમાણુનું હવે આ સૂત્ર વાંચીએ એટલે વિશ્રસા અને પરમાણુના ભાષામાં આપણે પાસે થઈ જઈએ થોડી જૈન ભાષા આવડ્યા તેમાં બધું કન્ફ્યુઝ થઈ જાય સમજ્યું એટલે નેક ચોખ્ખા પરમાણુ જે છે તે તો એક જ છે પૂતગલના બધા પરંતુ ડોક્ટર આવ્યા કે આવો અહીંયા જગ્યા હશે ખુરશીની છે જગ્યા તમે કેવું કોસાજી ક્યાં ઉઠ્યા તો પૂતગલ પરમાણુ વિશ્લેષા કહ્યા નેટ ચોખ્ખા એક જ સ્વભાવ કયો છે તો પછી રૂપ રસ સ્પર્શને ગંધ સ્વરૂપ જુદું કેમ પડે છે તો કે એ પણ બેઝિક પરમાણુ જે નેટ ચોખ્ખા છે એના સ્કંદ સ્વરૂપ થવાનું એ સ્કંદ સ્વરૂપ થવામાં સ્કંદ સ્વરૂપ થવામાં આખું વિજ્ઞાન રહેલું છે કંતિવ્ય આવો સ્કંદ સ્વરૂપ હવે સ્કંદ સ્વરૂપે શું છે કે ઘણા બધા પરમાણુઓ પૂતગલના આ નેટ ચોખ્ખા એ ઘણા બધા થાય ત્યારે એ સ્કંદ સ્વરૂપ થાય છે સ્કંદ સ્વરૂપ અને સ્કંદ સ્વરૂપ થાય ત્યારે રૂપ રસ સ્પર્શ ગંધ સ્વાદ આ જે કહીએ તે આપણે પણ ચારમાં બધું મુખ્ય આવી ગયું પછી તો વિસ્તાર થાય છે એનો એ બેઝિકલી એ પણ નેટ ચોખ્ખા છે પરંતુ એ નેટ ચોખ્ખા છે કઈ રીતે તો કે એ પૂતગળ ને પૂતગળ પરમાણુઓના બંને સ્કંધો રૂપ રસ ગંધ સ્વરૂપ એ આખા એ પૂતગલોનું જથ્થાનું બનેલા બિલ્ડિંગ બ્લોક્સ કે જેનાથી શરીર રૂપે જન્મ લઈ શકાય છે અને જે શરીર રૂપે જન્મ લેવા માટે એ પ્રાકૃત પ્રારંભ સ્વરૂપે જનરેટ થઈ અને તૈયાર થઈ જાય છે એટલું એ છે આમાં એટલે વિભાવે કરીને રૂપ રસ સ્પર્શ અને ગંધ એ એમાં થઈ ગયા છે એટલે વિશેષ ભાવ થયો છે એ વિશેષ ભાવ આખો આપણા અનુભવેથી નીકળાતો જાય કે નહીં આ તો આ અને હું હું આ હું એટલે રિલેટ રિયલ આપણું જુદું પાડ્યું એટલે કે વ્યવહારથી આ વ્યવહાર અને નિશ્ચયથી નિશ્ચય આવી નોખું પાડ્યું છે અને આ રીતે એકદમ તો સીધું થવાય એવું નથી એટલે પ્રેક્ટિસ બહુ દાદાએ કહી દે પ્રેક્ટિસ કહી લઈએ છેલ્લા સિત્યાસીના સત્સંગમાં પણ એમને જે નજીક હતા ને મળ્યા ને એમને નજીકમાં નજીક હતા તો પણ કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરવા કરાવડાવી છે હવે આ આટલું પણ એ સીધું કંઈ ના જાય ને કે તમે અવૃત કરજો શું કહ્યું આ વાત છે આપણી પાસે બધું જ છે પણ આમાંથી આ શોધ નથી કરી શકતું કારણ નથી નીકળતું કારણ નથી નીકળતું એટલે સમય ક્યારે શું કેવું શું નીકળ્યું એની પાછળ વિજ્ઞાન શું છે નથી નીકળતું એટલે આપણે પછી ક્યાંક આપણાથી જ્યાં આપણને ફિટ થયું હતું એ ત્યાં આપણે એ થઈ જઈએ છીએ જ્ઞાનીની વાણી દરેકને સામાન્ય ભાવે બધાને સ્પર્શ કરેલી હોય છે એટલે આ પૂતગલની બાબતમાં દાદાજી કોણ છે આ પૂતગલની બાબતમાં દાદાએ કહ્યું કે અનંત જ્ઞેયોને કેટલા વિતરાગોએ એક જ જ્ઞેયમાં જોયેલું છે બહુ મોટી વસ્તુ છે બોલો શું છે કોણ આપણે જે શુદ્ધ વિશ્લેષણમાંથી બિલ્ડિંગ બ્લોક્સ બનીને જે વાત કરી કે પછી સ્કંદ બને છે રૂપરસ જે છે દાખલા તરીકે લાલ કલર હોય એ સ્કંદના ફોર્મમાં આવે ત્યારે થાય છે રૂપ રસ સ્પર્શ ને ગંધે નેટ પૂતગલ પરમાણુઓના અનેક જથ્થાઓનું સ્કંદ સ્વરૂપ હોય તેર છે અને એ પ્રમાણે ના હોય એ નેટ પરમાણુઓ તો આ વિભાવિકપણામાં પરિણમવામાં શરીરના બિલ્ડિંગ બ્લોક ક્યાંથી હોય મને કહો એટલે પ્રોપર્ટી દાદા સ્કંદ ફોર્મમાં આવે ત્યારે બધી જનરેટ થાય છે વૃક્ષ નિર્પરમાણુની વાત જ કઈ છે કોણ કોણ જોઈ શક્યું છે નિર્પરમાણુ કોણ અત્યારે વર્લ્ડમાં શું છે તમને સમજાય એ તો ભાષા છે આ ભાષા પણ એને સમજવાની કઈ રીતે નેટ સ્કંદ પર પૂતગલ પરમાણુઓ કારણ કે એ પણ એટલા બધા સૂક્ષ્મ છે કે આજનું વિજ્ઞાન ત્યાં ના પહોંચી શકે એ વાત છે હવે સમજાયું એટલે અમે કહ્યું કે આપણે શબ્દો ખોઈ જશું ન સમજો સમજો સ્કંદ જ છે બેઝિકલી ત્યાંથી જ બધું બધું એને ને પરમાણુ કહે પરમાણુ કહે પરંતુ વિતરાગોની વાત કરી અનંતા જ્ઞેયો અને વિતરાગો એક જ જ્ઞેયમાં જો આ તો છેલ્લી દશા છે છેલ્લી દશા છે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું જાણવામાં કહ્યું એ તો બહુ છેલ્લું દશા છે આખી જોયા વગર જણાય નહીં શું કહ્યું અને એ જોનારો હાજર હોય અને પ્રત્યક્ષ સ્વરૂપે જેવું હોય જેટલો હોય તેટલું એને જણાવવામાં સરળતા થતી જાય જોનારો બહુ મોટી વાત છે જોનારો બધામાં છે દરેકને મૂકેલો છે જોતો થયો છે પરંતુ એને જાણતો થવું એ આ વાત એટલી ઓળખવાની વાત કરીને જે આપણે છીએ તે થઈ ગયા પોતે નથી તેને તેને ઓળખવાનું છે બધું આ એ પૂતગલ થયું એટલે દરેક પૂતગલ દ્રશ્ય સ્વરૂપે દેખાય નહીં દ્રષ્ટા સ્વભાવથી ત્યાં સુધી એ દ્રષ્ટા સ્વભાવમાં સ્પષ્ટપણું ના થયું હોય દર્શને કરીને સ્પષ્ટપણું એટલે સામાન્યપણું પછી વિશેષતા બધી નીકળી જાય હવે એ તો અંદર માપવાનું આપણી પાસે દાદા કહેતા હતા કે કંઈક રાખો ડાયરી અધ્યાત્મ આ કંઈક તો થોડુંક તો કરો ખબર પડે આખો દાડાનું કયું કોઈ કંઈક તો બની જ હોય પણ કોની પાસે નોંધ બોલો ને મોટેથી બોલો સાચી વાત છે દાદાજી એટલે સાચી ઠરાવવા માટે નહીં ના આપ અનેક વાર આ વાત કરી છે દાદાજી બહુ અનંતા જ્ઞેયોને વિતરાગો એક જ જ્ઞેયમાં જોયું છે તેવું આ દાદાએ એક જ જ્ઞેય એક પૂતગલ જોયું છે પૂતગલની વિભિન્નતા તો કેટલી બધી છે અને છતાં એક કેમ કરીને કહી શકો તમે કેવી રીતે કહી શકો તમારી નજર દ્રષ્ટિ એવી છે કે જો જોઈ શકશે દાદાએ શું કહ્યું અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું શું કહ્યું હા અને દ્રષ્ટિ નિર્દોષ કરી કરવા ગયા હતા એ આ જોવામાં દર્શન શુદ્ધિ થઈ વ્યવહાર શુદ્ધિ થઈ વ્યવહારની આદર્શતા બહુ સુંદર કોઈને દેખાડ્યા વગર કોઈને દેખાયું કોને ખબર પડી કેટલા વર્ષો ગયા ત્યાર પછી કંઈક અમે પામ્યા થોડું કંઈક બતાડે વગર જો આવું આવું છે આમ કોઈ કહ્યું એક અક્ષર કે શબ્દ બતાવો આ વાત છે એને અનુભવ પ્રમાણ કહેવાય છે અહીંયા વ્યવહાર શુદ્ધિ કહેવાય છે વ્યવહાર શુદ્ધિ આપને આપની વ્યવહાર શુદ્ધિ જેટલી થઈ હોય તેટલી વ્યવહાર શુદ્ધિ આપના લાભમાં જ હોય એ કઈ કોઈને એમાં એ નથી પણ સામાન્ય દ્રષ્ટિ છે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તો એને સમજાય ખરું જેમ પરિચયમાં આવે તો નહીં એમાં કંઈક છે આપણી વ્યવસ્થિત પરિચયમાં આવે તો હો હવે પરિચયમાં આવવો પણ એ સહેલી વસ્તુ છે બધું સાથે રહેવું શરીર જોડે હોય પરિચયમાં આવું ના સમજણ પડે બહુ મુશ્કેલ છે ખોઈ નાખે પછી અંદર મગજ ચક્રાવે ચડે શ્રીમદ રાજચંદ્રજી કોઈને નજીક નથી આવવા દેતા આટલા માટે તો એક દાદા ભગવાન એક જ એવા કે જેમને આપણે બધા જ અમને એપ્રોચેબલ હતા બધાને સહજપણે ચાલો આ વાત કરી બહુ સમજવા જેવું છે બહુ જ બહુ ગુડ છે આમાં સમાજ એક પૂતગલ એટલે જ્ઞાતા સ્વભાવ જોવાનો જાણવાનો સ્વભાવ જ્ઞાતા સ્વભાવ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય શું કહ્યું બોલો ત્યારે એ કેવો જ્ઞાનનો અંશ છે શું કહ્યું જ્ઞાતા સવાનો જ્ઞાતાનો પર્યાય છે પણ કયો છે શુદ્ધ ચેતન પર્યાય છે ચેતન પર્યાય પણ મૂળ ચેતન તો ચેતન સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું નહીં સમજાયું ઈનાનું ઈનાનું પણ પ્રકાશમાં પણ એ પ્રકાશમાન થતું બીજાને ખબર પડે કે આ હીરો છે કે આ નથી અને એનું એ પ્રકાશમાન પણ આખું એ હીરામાં અને હીરામાં જ સમાજ રહ્યા કરતું હોય પછી હીરાને એવું હોવાની જરૂર છે કે હું હીરો છું સમજાય ને આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે આ તો દાદાના આપતા સૂત્રોનું છેલ્લા સૂત્રો છેલ્લા ચાર પાંચ છેલ્લા છે સમજાય છે દર્શ ભ્રષ્ટા સ્વભાવ ભ્રષ્ટા સ્વભાવ દૂરદર્શનમાં પ્રતિબિંબિત થાય દર્શનિત થાય મૂળ સ્વભાવમાં ત્યારે ત્યાં દર્શન શુદ્ધિ છે દર્શન શુદ્ધિ છે એટલે ત્યાં કેવળ દર્શનનો એ બધો છે એ વ્યવહાર શુદ્ધિ કહી એ વ્યવહાર શુદ્ધિ વગેરે બને હોઈ શકે જ નહીં વ્યવહાર શુદ્ધિ અને દર્શન શુદ્ધિ બે એક જ છે એટલે ચિત્ત શુદ્ધિ કે છે એને આપણે શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થઈ ગયું એટલે કે આપણે શુદ્ધ થઈ ગયું સવાલ નથી તો શુદ્ધ ચિત્ત તો છે જ પરંતુ શુભાશુભ જે ઉદય પરિણામ સ્વરૂપ જે ઉદય પરિણામ સ્વરૂપ એમાં એ બધામાં આવી રીતે આ પૂદગલ એક જ જુએ એટલે કહ્યું ને પછી દોષ દર્શન ને નિર્દોષ દર્શન ને આ ને તેને એમ કહીને લખીને ચોપડીઓ તારીએ તો કશું એમાં કશું વળે નહીં સારું લાગશે તમને વાંચશો જોઈ લેજો શું કહ્યું આપણે કોઈનામાંથી પણ કોઈના કોઈને પણ એમ ના કહી શકે કે હવે મારામાં ભૂલ રહી નથી સમજ્યું કોઈને પોતે પોતાના દોષ વગરનો કોઈ કહી શકવાનું કોણ છે કોની શક્તિ છે એ તો અંતરની બાબત થઈ પણ અંતરની બાબત અંતરમાં જ હોય બહાર તો આ શરીર છે ના છે બધું શું કરે અને શું આ બધું ભેદ જ્ઞાન અને ભેદ જ્ઞાનના આટલા અદભુત દાદા ભગવાનના પ્રયોગો જે છે બધા તે શરીરના લાભ માટે છે કે આપણે પોતાના માટે છે એટલે ઘણો પ્રશ્ન થાય કે અમે તો મિસયુઝ થાય ના થાય કેમ થાય થાય જ કારણ કે આજનું માથું તેમ જ કરે પ્રકાશ એટલે તો આપણે અહીંથી ડગલા મંડાતા નથી સમજાય છે બહુ સમજવા જેવું છે અદભુત સૂત્ર છે આ અનંતા જ્ઞેયો અને વિતરાગોએ એક જ જ્ઞેયમાં જોયેલું તેવું આ દાદા ભગવાને એક જ જ્ઞેય એક પૂતગલમાં જોયું છે અને માહિર ભગવાન વર્ધમાન સ્વરૂપે વર્ધમાન સ્વરૂપે હું શુદ્ધાત્મા છું બે જ હતું બેની વચ્ચે ઘણું બધું આવ્યું ઉપસર્ગ સ્વરૂપે પરિગ્રહ સ્વરૂપે પણ આવ્યું ઉપસર્ગ બંને બંને તો બંનેમાં શુદ્ધાત્મા વર્તમાનની વચ્ચે તો આવે તો ખરું જ ને પણ એમાં કેટલું કેટલું બની શકે છે પણ છતાંય સતત રહ્યા નહીં નહીં નહીં આ વર્તમાન એટલે આવી રીતે આ તો દાદાએ આજે આપણને કહ્યું કે તમારો હિસાબ વનમાન વનમાન હિસાબ પણ એ તો તૈયાર થઈને આવ્યા અને ચરમદેહ હતો છેલ્લું શરીર હતું એટલે અને આપણને આ ચરમદેહ નથી આજે અને આજ્ઞા ધર્મમાં ચરમદેહના બધા પરિમાણો મૂક્યા છે અંદર બોલો શું બધું આજ્ઞા ધર્મ માટે શું શું દાદાએ નથી કહ્યું એક શબ્દો નથી તમારું પોતાનું ધબકતું જીવન છે ધબકતું જીવન ભૂતકાળથી મુક્ત અને ભવિષ્યકાળને ક્યારેય પણ હાથમાં નહીં ચાલી શકો તમે એટલે તમે તમે જ રહી શકશો શું કહ્યું બંને રીતે જીવા જીવ્યા કરો જીવા કરો એવું છે દાદાજી અહીંયા ખાલી જરા બે શબ્દો હું એમના માટે કહીશ દિનકરભાઈ દેસાઈ જે આટલી પીડામાં છે અને એમનું જે હાસ્ય હતું દાદાજી તે વખત એમ કે હું હું કલ્પી નથી શકતો માની નથી શકતો કે દાદાએ મને ક્યાં બેસાડી દીધો એમ કે અમે અમને આ ગયા ગુરુવારે રામમોહન પટેલને ત્યાં હતા અમે ત્યાં આવ્યા છે રામમોહનભાઈ એમને ઘરે ગયા હતા બુધવારે ગયા હતા અને બાજુના બધા પેલા નાગર કુટુંબો હતા એમને ત્યાં બધા આવી ગયા અને એમને એમના ત્યાં સ્ટાફને કામ કરનારો બધાને લાભ અપાયો એમને ત્યાં બધી વાતો થઈ ને ત્યાં દિનકરભાઈનો ફોન આવ્યો ને કર્યું તો લગભગ મારી જોડે ચાલીસ ત્રીસથી ત્રીસેક મિનિટ તો વાત થઈ કરી જશે એમને હમ ત્રીસેક ત્રીસ મિનિટ ખરું રામમોહનભાઈ ખરું કેટલી લાંબી વાત ચાલી હતી અને બોલ્યા જ કરે એટલી બધી વેદનામાં છે મહેતા સાહેબ અત્યારે ચોરાસી વર્ષ એવા છે ખબર છે પંચ્યાસી બોલો કે વેદના શરીરની અને એમનો આ નિર્વેદક અનુભવ હું નિર્વેદક સ્વભાવવાળો શુદ્ધ આત્મા છું કોઈ પણ વેદનાઓને ના વેદી શકું મારા સ્વભાવ સુખ સ્વભાવને જ હું વેદનારો વેદનાઓની હાજરી છે છતાં વેદના વેદતો નથી આ તો છેલ્લામાં છેલ્લું ત્યાર પહેલા એમને એટલું બધું વર્ણન ધીમે ધીમે ધીમે પણ બોલ્યા કરે એટલું બધું પણ <laughs> મને લાગ્યું કે આ એક એક શબ્દ રેકોર્ડ થઈને જો અત્યારે સ્ક્રિપ્ટ થઈને આવ્યો હોત તો શાહ સાહેબને મોકલ્યો હોત તો મહાત્માઓને ઘણો લાભ થઈ કરી નાખત અને સહેજા સહેજ અમારાથી કહેવાઈ ગયું અને પછી એમને કહ્યું કે એમને પેલા દીકરી હતી ને ઘરેથી મેં કહું કે સાંભળાય નહીં પણ તમે એમને કહો કે કાલે આવતીકાલે કોણ કોણ ગયું હતું તમે ત્રણ જણા હતા તે મેં કહ્યું કે ગુરુવારે તમે જાઓ સવારમાં નીકળીને વહેલા આ ઠંડીનો દિવસ છે એટલે તમને તે નીકળ્યા લોકો આજે જાઓ અને કહો અગાર કહું દાદા એ બહુ ખુશ થઈ જશે અને હું તમારી જોડે જઈશ જાઉં અને અને રેકોર્ડ કરી લાવો આ તો બધું કરે કરી લાવો તમે અને સીડી કરી નાખો ને મને આપો આપી ગયા છે જોકે મેં સાંભળી નથી હજુ એટલે એ સીડી સાહેબ તમને મોકલાવીએ પણ જે ઓરિજિનલ અમારી સાથે નીકળ્યું તો અદભુત હતું મને લાગે છે કે આવ્યું હશે બધું એમને લખેલું હતું ડાયરીમાં એમણે ડાયરીમાં જ લખેલું હતું એમાંથી વાંચ્યું હતું એટલે સેમ એ બોલ્યા વન્ડરફુલ સર વન્ડરફુલ બતાવીએ મારો જેના પર શાહ સાહેબને આપો શાહ સાહેબ ખરેખર અક્ષર વિજ્ઞાનમાં ખીલશે ખીલશે દરેકને લાભ કરશે બહુ જબરજસ્ત એમાં હમણાં એક એમનું કાવ્ય રચેલું જ્યારે એ ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા કે સ્પીકર હતા તે વખતનું ઇન્દિરા ગાંધી વખતનું અને નવનિર્માણનું આપણું આંદોલન ચાલુ હતું સાહેબ એ વર્ષ વર્ષ તો મને યાદ નથી એમાં માર્ચ મહિનો લખ્યો છે એમને માર્ચ મહિનો લખ્યો છે હે કોણ બોલ્યું એ તો નવનિર્માણ કહ્યું પણ એ તો એમની વાત એટલે ત્યારનું આ પદ છે તે એમને નવસારીમાં ભેગા થયા નવનિર્માણિયા બધા અને બધા કોઈ હરી કરીને આ તે ગાને પકડો કે છે તે એમનો અનુભવ આખો આમાં આવી ગયો છે ને ભાઈ અનુભવમાં અનુભવમાં એમની શું હાલત કરી એ શિક્ષા હવે હાલત કરી હતી તે એ આવશે તાર બધા વાંચશે તાર આફરીન થશે મહેતા સાહેબ આ આખી એમની અનાવિલ નાતમાં આ બધા થઈ ગયા મોરારજીભાઈ જોડે તો ઘણું બધું એ પણ એ કોઈને પણ એમના જેવી ટ્રાન્સપરન્ટ એટલે ચોખ્ખી વ્યક્તિ મળવી મુશ્કેલ હવે પોલિટિશિયન કહેવાય અને તે જમાનાના પોલિટિશિયનો અત્યારે એમને મળે ને તો આ બધાના ગુરુ કહેવાય પાછા મહેતા સાહેબ હા માધવસિંહભાઈ સાહેબ તો ગુરુ જ માને જે આ હોવું જોઈએ સાહેબ ફેરવી કરી દે બધા બધા છે અને ઇન્દિરા ગાંધી તેમના પર બહુ ખુશ હતા અને એમને બહુ એમનું વખાણ કર્યા હતા પર્સનલ તો એમાં એમનો અનુભવ લખ્યો છે એક જોગીને એ તો સવારી હતી ન દશેરાની કે નહીં વરજાન તણી પરમ એ તો ઈશુના વધસ્તંભની એક ફક્ત અણમોલ યાદ હતી પણ એ તો ઈશુના વધસ્તંભની એક ફક્ત અણમોલ યાદ હતી એમનું આ લખાઈ ગયું તો તે વખત કુદરતી રચના થઈ ગઈ એમનાથી નવસારીના ધારાસભ્ય શ્રી દિનુભાઈ દિનકર દિનુભાઈ દેસાઈને દસમી માર્ચે ઘેરી કેટલા લોકોએ કેટલાક લોકોએ રાજીનામું માગ્યું તેમને રાજીનામું ન આપતા તેમના પર અનેક વિતકો વીત્યા આ મનોસ્થિતિનું જ્ઞાન શ્રી દેસાઈએ આ કાવ્ય દ્વારા કર્યું છે અને વાંચવું છે અચલો જવાનો પગ સરસ ચલાવો આજે તમે કવિ છો કે ચલો તું બોલ ને તારે ઘરખું બોલ સરખું તાર ના એવું પેલું આપો એકસો ને છપ્પન છે જય સચિદાનંદ બધા ઝીલશે પ્રભુ પરમેશ્વરા દર્શન થી થાય શાંતિ અપાર દર્શન થી થાય શાંતિ અપાર દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન દર્શનથી થાય શાંતિ અપાસ દાદા ભગવાનના સિમ જય જયકાર હો અસીમ જય જયકાર હો નયનો માંથી અમી વરસે માતી અનિવરતે છે અંતરના સહુતાપ હરે છે અંતરના સહુતાપ હરે છે કરુણાની વરસાવે ધાર કરુણાની વરસાવે દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જ્ઞાન તણી કરતા એ લાણી જ્ઞાન તણી કરતા એ લાણી બોલે અગમની ગમની નિગમની વાણી જ્ઞાન તણી કરતા એ લાણી બોલે અગમ નિગમની વાણી બોલે અગમ નિગમની વાણી જ્ઞાન તણી મૂર્તિ साक्षात् ज्ञानतणिमुक्ति साक्षात् दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार हो નથી કઈ કરવું નથી કઈ તજવું નથી કઈ કરવું નથી કઈ તજવું પોતાના આત્માને ભજવું પોતાના આત્માને ભજવું નથી કઈ કરવું નથી કઈ તજવું નથી કઈ કરવું નથી કઈ સજવું પોતાના આત્માને ભજવું પોતાના આત્માને ભજવું આપે समझण एक कलदार आपे समझण एक कलदार दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना અસીમ જય જયકાર હો દર્શનથી થાય શાંતિ અપાર દર્શનથી થાય શાંતિ અપાર દાદા ભગવાન અંત આત્મા સહુનો શુદ્ધ છે અંતર આત્મા સહુનો શુદ્ધ છે આવરણોથી લાગે અશુદ્ધ છે આવરણોથી લાગે અશુદ્ધ છે માટે જ્ઞાનીનું શરણ હે જ્ઞાની શરણુ સ્વીકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો આવરણો સહુ દૂર કરી દેશે આવરણો સહુ દૂર કરી દેશે શુદ્ધ શુદ્ધાત્મા અંતરમાં પ્રગટશે શુદ્ધાત્મા અંતરમાં પ્રગટશે આવરણો સહુ દૂર કરી દેશે આવરણો સહુ દૂર કરી દેશે શુદ્ધાત્મા અંતરમાં પ્રગટશે શુદ્ધાત્મા શ્રીવંદન કરવારંવાર શ્રીવંદન કરવારમવાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો ચૌદ લખેડા સરને ભેદી કરને વેદી તોડી નાખે ભવની બેડી તોડી નાખે ભવની બેડી ચૌદ લખેણા સરને ભેદી ચૌદ લખેણા કરને ભેદી તોડી નાખે ભવની બેડી તોડી નાખે ભવની બેડી મહિમા એનો અપરંપાર મહિમા પરંપા દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો પંચાજ્ઞામાં કાયમ રહે છે આતમ સુખ જ મળશે સહજે પંચાજ્ઞામાં કાયમ રહેજે પંચાજ્ઞામાં આતમ સુખ જ મળશે સહજે આતમ સુખ કીર્તન માં બન એકાકાર કીર્તન માં બન એકાકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિમર જયકારો દર્શનથી થાય શાંતિ અપાર દર્શનથી થાય શાંતિ અપાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો हो दादा भगवान सिम जय जयकार हो જય સચિદાનંદ દિનકરભાઈનું બહુ લાંબુ છે બધું કે છે શું વાંક હતો શું પાક હતું કે હિંસાનું એ તાંડવ હતું દસ માર્ચનું એ પ્રભાત હતું કે યોગી સ્વરૂપ તારું પોત હતું પુત્રને મળી માતાને પૂછ પૂજી પુત્રને મળી માતાને પૂજી પ્રિયાની શોધમાં તું નીકળ્યો કે કપિલાશ્રમે તું પહોંચ્યો પ્રિય મિત્ર હતો એ પ્રિયદર્શી રોષ ફાટ્યો હતો તે ત્યાં પ્રગટ્યો પણ એ વીરો મારો મને ભેટ્યો સમંદરશી તે મુજ હાથ ગ્રહ્યો મુજ બેની હતી હવે દેવી થઈ મુજ ચિંતામહી તું સતત બળતી જો હું લામા હતો તો તું નહેરુ હતો પણ કિંગ હતો હું તો પિયરસન હતો રાજીનામાના નાટક કાજે જુઠ્ઠું પ્રપંચને જાળગુંથી વિદ્યાર્થી ગુરુએ સજ્જ થઈ ભ્રષ્ટાચારીઓની માયા રચી સંસ્થા જનસંઘની પામરતા મોટાઈએ માડવે માલવીતી દ્રષ્ટિ વક્ર ઝંડુ ગોપાલ દત્તુ એ ઝેરના પાત્રનું શું છે ગજુ ગોપાલ ગરદન ઝૂકતી ગુણાતાની દ્રષ્ટિ નહીં ન ચિંતનનું ગજુ ઈર્ષા મત્સરનું રમકડું ઈશ વંદના તે ગર્દભોને ઈશ વંદના તે ગર્દભોને ખ્રિસ્ત તણા એ વાહનને ખ્રિસ્ત તણા એ વાહન ખ્રિસ્તને પેલું ક્રોસ હતો અને એમને કવિત્વની ભાષામાં લખ્યું છે નાઈને પણ ધન્ય હોજો નાઈ આ બધું તમે નહીં સમજાય કે આ ભાષા કે એમનું બધા ભેગા થઈને મૂડી કરી નાખ્યું હતું એટલે નાઈને નમસ્કાર કર્યો નાઈ તો નહીં મને ચોખ્યા છે અને એમને સવારી માટે મૂકી દીધા હતા બાજુમાં આ મહાન આખું કાતરના દીવાનો તારો એ સાજ નહીં પ્રભુ પ્રભુ તમારો ઓમ હતો એ સાત નહીં તણવ ઓમ હતો કેશ મુંડન મેષ મર્દન પાશવતાનું એ પ્રદર્શન ધન્ય હોજો એ બાલને ને ધન્ય હોજો એ કંઈક વંચાતું નથી જે ઈશ્વરે બુદ્ધિ દીધી પોકાર બાલ તું જોરથી રક્ષા નહીં મારે કબૂલ પોલીસની એ પાર્ટીની વિધિતણી એ વખત હતા હિંસા તણી ત્યાં હાર હતી ગજબ સવારી નીકળી ઈશે હતી જે નીરખી નીરમી નશરમાંથી માથું ઝૂક્યું ના નહીં કંઈ કામ ધ્રુજ્યું ગરદમ સ્વરાઈએ લુચ્ચું એક શિયાળ હતું ગવડ્યું અને બેભાન બન્યું એ નાટક ત્યાં અનિવાર્ય હતું જોગીડો સૂતો અહીં પ્રિયાની આંકડી ભીની સુણે સાદ લોકોના ઢોંગ છે એ નાટકિયાના મારે ઘણી વાતો કેવી હતી દિલની દાજો કેવી હતી માનવી ત્યાં તો એક ગરદબ હતો અન્ય તો લંબ કરણા ઉભા હતા ને સુણવાને કર્ણો ત્યાં હતા ન સમજવાને જ્ઞાન હતા જોગીડો વનમાં આવ્યો પોલીસોની જીપે જઈ બેઠો સર્પે હવા ચૂસી લીધી જીપની ગતિ બંધ થઈ અમૃત મર્દ નહીં પણ અમૃત હતું થોરાટ તણું ત્યાં રક્ષણ હતું ગાંડાઓએ ત્યાં તાર તોડ્યા હિંસાએ ત્યાં મેલી માજા એક ગુરી છૂટી ત્યાં નાર મહીથી તે જોગીને દિલે પુકાર કરી મત મારો ગોલી જો માર ના હો તો મુજે મારો એ જોગીને સો સો વંદન હોજો ગાંધી ક્રિંગનું તું સ્વરૂપ હતો તુજે જોગી ઘેરાયો ઘેરાને ઘેરાની મહી જનતા નામોશીએ માજા મૂકી આ એમનું જ્યારે સ્પીકર હતા અને આંદોલન ચાલતું હતું ત્યારે એમને ત્યાંથી ફોર્સ પાડવા માટે કે રાજામોહનભાઈ કરી દો ત્યાં ત્યાં એના ઉપરથી આ બધા ભેગા થઈને એમનું બધું તાલ કર્યો હતો માળું કારું કરી નાખ્યું હતું આ મૂડાઈ ગયું હતું પેલી અસવારી પર બેસાડી દીધા હતા કરીને પોલીસની વાન એક બાજુ આખા નવસારીમાં ફેરવેલા એમને કુલટા સમી નાર ત્યાં ટપકી પૂતના અને પાપીની તું થકી શર્મ તારા બાપનું એ જોગીએ શું લીધું કે ગાલી પ્રદાન મુખ જલ્યું કે ચોરી ચણિયાનું શું દાન સૂજ્યું ને કે નારી નાગીન તારું સુખ મુખ બળ્યું કે જોગીને તારે બતાવવું હતું માનવી પ્યારનું ફક્ત નાટક હતું જોકે બહુ સરસ છે આ જે માનવીના ત્યાં તું મહામાનવ હતો એ ઈશ હું પ્રાર્થું તને મુજ દેહ મન અર્પતુને પહોંચાડજે તને જ્યાં સુજે પણ પામવા તુજ પ્રીતને આ છેલ્લી બે લાઈનો છે બહુ મજાનું છે સાહેબ અને એમનો અનુભવ ખરેખર તમે જો તમે જોજો તમે અને જે રીતે આપી શકાય રીતે આપજો હા આ બધું આપશે તમને લો હવે લઘુનંદન શું નામ એનું સંધ્યા સંધ્યાદેવ અમારા હૃદય મંદિરમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આપણે જેવો આત્મા જોયો છે જાણે છે અનુભવ્યો છે પ્રકાશ છે તેવો જ અનુભવ પ્રકાશ અને તમને પ્રાપ્ત થાવ તેવી શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો આપશ્રી તો હાજરા હજુર છો નિશ્ચય અમારો દાદા શક્તિ તમારી અમારી જોડીને જોડી જ રહેજો અમારા સ્વરૂપની રક્ષા કરી ત્રણસો સાહીઠ ડિગ્રીએ દાદા ભગવાન પ્રકાશિત થાય તેવી કૃપા કરો કૃપા કરો શું કહું શું પ્રભુ તારા ચરણે ધરું આત્માથી સૌ હિન દાસ દાસ પ્રભુ દાસ હું આ પ્રભુનો દિન બધા મુંબઈના લઘુનંદન લખે છે દેવી બીજું કંઈ છે કે ભાઈ કંઈ આવ્યું છે સૂત્રો થઈ ગયા છેલ્લું અદભુત સૂત્ર છે એટલે વર્તમાન અને શુદ્ધાત્મા વચમાં ઘણી પરિસ્થિતિઓ આવી ઉપસર્ગો તો એવા આવ્યા પરિસરો પણ એટલા જ અને બધામાં એમને ફક્ત એક જ પૂતગલ જોયું આ વિવિધતાવાળા બધા પૂતગલના ઉપસર્ગો પરિસરોમાં પૂતગલને એક જ સ્વભાવ જોયું નેટ પૂતગલ જોયું એમને કારણ કે છેલ્લો ચરમ અવતાર હતો ચરમ દેહ હતો અને જે બીજ હતું કોઝીસ હતા તે આજે જન્મદેહના ઇફેક્ટ સ્વરૂપે હતા પણ બાકીના કોઝીસમાં એને ઓગાળવા માટે જે તપ જરૂર હતું ત્યાં તપ એમનું હતું અદભુત તપ અંતર તપ કહ્યું દાદાએ જે આપણે અને આપણને આજ્ઞાધર્મમાં સહેજા સહેજ મૂકી દીધું સહેજા જ મૂક્યું એમાં એ અંતર તપમાં આપણે કે છે ને વ્યવહારમાં કે જમણો હાથ આપે તે દાબો હાથ ના જાણે એવી રીતે પોતાને ક્યાં આવી રીતે તપમાં રહેવાનું છે તપ તો સતત દકાદાદાએ કહ્યું તેમ કે આ કળિયુગમાં તો ડગલે ને પગલે તપ જ છે તપવાળું જીવન છે આખું જીવન જ તપમય છે તપમય જીવન એટલે કષ્ટમય જીવન નહીં શું કહ્યું પરંતુ વ્યવહાર શુદ્ધિમય જીવન અંતરથી વ્યવહાર શુદ્ધિમય જીવન બસ એટલે એને બહારને એને કઈ લેવા દેવા નથી બહાર શરીર છે છતાં પણ કારણ કે બહારના શરીરના ઇન્દ્રિયોના ભાગમાં એ બધું તપ રહ્યા કરશે બે રીતે રહેશે અને માથું એ શરીરનો જંગ છે અંતઃકરણનું એમાં પ્રકાશ છે એ પણ છોડશે નહીં પાછો એ ખાસ કામ કરવાનો બુદ્ધિનો પ્રકાશ છોડે જ નહીં અને સતત એ એ છે હું હું છું બસ દ્રશ્ય અને જ્ઞેય જ્ઞાતાને દ્રષ્ટા છું જ્ઞાતા એટલે જ્ઞાન સ્વરૂપ પોતાનું બીજ સ્વરૂપે પડ્યું ના હોય કેન્દ્રવર્તી સ્વરૂપે અને અનુભવનો સ્વાદ આવ્યો ના હોય ત્યાં સુધી એ પ્રતિષ્ઠ સ્વરૂપે ખુલ્લી થઈ અને દર્શન સ્વરૂપે એ વ્યક્ત ના થાય અને દર્શન સ્વરૂપે વ્યક્ત પ્રત્યક્ષ થતું જવું જોઈએ આપણને અને દર્શન શુદ્ધિએ કરીને પછી જેટલો ભાગમાં જેટલા અંશે આપણો જ્ઞાનનો અનુભવ પ્રગટ થતો જતો જાય તેમ આપણું એ કેવળ જ્ઞાનના અંશો અદભુત છે બધા જ્ઞાન બધા આ તપ છે આખું બધું એટલે દાદા ભગવાને બહુ કહ્યું આપતાવાણીમાં આવી ગયું છે અને મેં આપ્યું છે એક આટલા આપતો પોતો એક જ જણ મને મળ્યો હોય આખું બ્રહ્માંડ ધુજાવી નાખે બ્રહ્માંડ ધુજાવી નાખે એટલું છે મચી પણ કે ખબર એની વાત છોડો નહીં આવે આ અંતરનું જ જીવન છે એમાં આપણે મહાત્માઓ તરીકે સત્સંગ કરી એક કહીએ બધું બરોબર છે પણ સરવારે તો અંતરથી બહાર નીકળવા જેવું નથી અંતરથી વ્યવહાર તો ચાલ્યા કરશે પરંતુ વ્યવહાર ચાલે તે આજ્ઞા ધર્મ અને આજ્ઞા સંબંધી અને એ જેટલો જ પૂરતો હોય તો ઘણો થઈ ગયો એમાં વ્યક્તિ વિશેષતા કોઈ પ્રકારે ક્યાંય કોઈના માટે કે પોતે કરીને કોઈ રીતે ન આવે તે જોવી બહુ જરૂર છે બહેનો હોય તો બહેનો ભાઈઓ હોય ભાઈઓ બધા જ પણ બહુ સુંદર સમજાયું સા સાહેબ અને આ તો દરેકને માટે છે કોઈને આ જુદું શરીરો બધા છે એટલે બધાને જુદું જુદું એવું નથી શા સાહેબ એવું છે એક જ એટલે એક પૂતગલ નીટ જોયું ને એમને ભૂતગલ આ અનુભવ છે આ કારમાં બને નહીં કાંતિભાઈ સાહેબ આ કારમાં બને નહીં અદભુત છે એક પૂતગલ એટલે પૂતગલ સ્વભાવે કરીને સ્વભાવ કરીને તમે પૂછ્યું હતું ને રૂપ રસ ગંધીને જુદું જુદું ના થયું ના નેટ સ્વભાવે કરીને કે છે હવે રૂપ રસ સ્પર્શ અને ગંધ સ્વરૂપી એ ઘણા પરમાણુઓનો સ્વરૂપ ભેગા થવા ભેગા થયા સ્વરૂપે એનું સ્કંદ ના હોય સ્કંદ એને સબ મોલિક્યુલર કે છે હા સબ એટમિક કે છે ને આ મન તો એટમ અને પરમાણુ વચ્ચેની સ્થિતિ દાદાએ કહી વર્ણવી શું કહ્યું પણ એટમ અને અણુ ને પરમાણુ વચ્ચેની પણ આપણે અણુ અત્યારની ભાષામાં સમજી જઈશું એ અણુ કોને સમજવું એ સ્કંદમાં જાય છે હવે સમજ્યા તે અસલ રૂપ રસ સ્પર્શ ને ગંધ એવો અસલિયાત ક્યાં આગળ જોશો તમે મને બતાવો કોઈ જગ્યાએ ના હોય એનું વિભાવિકતા નીકળતી જાય છે આખી ભૂતગલ વિભાવિક નથી થયું પૂતગલ વિભાગ નથી થયું પણ આપણે વિભાગ થયા છીએ એટલે વ્યવહારથી આત્માની હાજરીમાં બને છે એમાં પણ આપણું આપણું હતું ને એ આપણું ત્યાં વિભાગ થવા આપણું સ્વભાવ તો જાણતા નથી એટલે શું થાય એ બધું થઈ ગયેલું છે કેમ વિચારો છો મોટેથી બોલો દાદાજી આપણે એને ચાર્જ કર્યું ત્યારે વિભાવિત થયું આપણે ચાર્જ કર્યું કોણ કે કોણ બોલી શકશે એ તો જે આપણે આ વાત છે કારણ કે ચાર્જ વગર હતા ત્યારે તમે તે જુદા હતા ને એટલે અત્યારે કેમનું વાત એનું વાત કરી શકીએ આપણે કે બેનો કેમનો ભેદ પડશે નહીં સમજાયું એટલે સાસુભાઈને વિભાવ કહ્યું અને દાદા ભગવાને એને વિશેષ પરિણામ કહ્યું એ અસલ વિતરાગોનું સમજ છે વિશેષ પરિણામ શું વિરુદ્ધ પરિણામ નહીં વિશેષ વિભાવ એટલે વિરુદ્ધ નહીં સ્વભાવ વિરુદ્ધ નહીં વિશેષ પરિણામ નહીં એટલે સ્વભાવ પરિણામમાં આ વિશેષ પરિણામ સ્વરૂપ વિભાવ અને વિભાવિકતા એ રીતે વાત થઈ ખ્યાલ એટલે એ વિભાગતા જ નથી નીકળે અને વિભાગતા નીકળે એટલે તમને બધું એક જ દેખાશે ધીમે ધીમે તમે એમાં કંઈ કોઈને વ્યવહાર કે કોઈ ઔપચારિકતાની જરૂર જ નથી સમજણ જ સમજ બીજું કાંઈ જ નહીં કેવળ સમજ દરેક એકબીજાને સમજી જાય એવું છે તો બીજું શું છે કહો હા બોલો બોલો બોલવાનું રાખો બધા બહુ છે બધા બધાને અવાજ જાય આ મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું તો આ મોક્ષે જતા વિઘ્નો જરા વિસ્તાર થોડોક મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે વિશેષ પરિણામે કરીને જે વિઘ્ન સ્વરૂપ થયેલા તે વિઘ્ન શું તો કે આ દર્શન દ્રષ્ટા સ્વભાવ અને જ્ઞાતા સ્વભાવમાં સમજ્યું દર્શન અને જ્ઞાન તેમાં આપણે જ આપણે અહીંયા શુદ્ધ સ્વરૂપ તો છે જ પરંતુ તે વખત આપણે એ પ્રમાણે નતા ના ત્યારે નહીં એ તો આગળ એટલે આગળથી પછી જન્મતામાં પછી જયારે પણ તમને દાદા મળ્યા અને જયારે જ્ઞાન લીધું ત્યારે તે વખતે તમને કોઝીસ બંધ થયા તે આગલા અને જન્મ પછીના અત્યારના મુજવતા બધા મૂજવતા બીજા કશા નહીં પરંતુ જે વિશેષ પરિણામ સ્વરૂપ પાણી સ્વરૂપ થઈ ગયેલા છે એને બધા એ હવે આ ઉડે છે બધા એ તપ વગર ના ઉડે તપ વગર ઉડે નહીં એ એટલે પોતે પોતાના સ્વભાવમાં બળે પછી સમજ્યું આ નિર્જરાની વાતો શાસ્ત્ર પ્રમાણથી કરે એટલે કોઈ નિર્જરા થાય છે બોલાય જ નહીં સમજાય છે એટલે પછી સકામ ને અકામ ને નિર્જર બનાવે એના પોતે શાસ્ત્ર અર્થમાં લઈ જઈએ આપણે સાહેબ સમજ્યું સકામ એટલે સંવરપૂર્વકની નિર્જરા બરોબર શું કહ્યું સકામ એટલે સમર્પૂર્વકની નિજરા અને અકામ એટલે અજ્ઞાન સાથેની નિજરા અજ્ઞાન સાથેની નિજરા તો થાય છે કુદરતમાં પણ જોડે જોડે અજ્ઞાન છે ને એટલે શું કરે એ નિર્જર નિર્જર સ્વરૂપે કેવી રીતે રહી શકે એટલે જોડે જોડે સાથે સાથે આ સવા સો પરિસવા જે પરિશ્રમનું સ્થાન છે ત્યાં જ આશ્રવ છે અને જે આશ્રમનું સ્થાન છે ત્યાંથી પરિશ્રમે છે છે એટલે નિર્જરે છે ચાલે જ ને આચરવું એટલે ચાલતું હે મોક્ષે જતા તો આ વાત તો દાદા ભગવાનને એકલાએ કરી એમ ક્યાંય શાસ્ત્રમાં એ એકલા એટલે કઈ એમને પોતાનું એવું નથી રાખ્યું પણ આ કારને હિસાબે પાંચમા આરાના હિસાબે કડની હિસાબે આ તો એક આશ્ચર્ય બન્યું છે એ તો સંભવ જ નથી આ એટલે અહો બધા આપણે ઘણા દૂર છે ને બધું સંભવ જ નથી આ સંભવ નથી તીર્થંકર ભગવાન તો થઈ ગયા બધા એ દરેકને એ એમના ઉદય પરિણામથી થયા છે શું કહ્યું બરોબર આગળના કોઝીસ અને પ્રયોગ કારણે આ તો પરિણામ છે બધા એટલે આજે પ્રાપ્તિ થઈ તે એનું પરિણામ એની મેથે આપણને સામે આવી રહ્યું છે પણ એનું એવું નથી કે આજે પ્રાપ્તિ થયું બેસી રહ્યો છું ક્યાંથી બેસી રહે કોણ કોણ બેસી રહે તો પોતાને પ્રાપ્ત થયેલો એ કેવી રીતે બેસી રહી શકશે કારણ કે એ સમયથી મુક્ત છે શું કહ્યું સમયથી મુક્ત તો કેમ કરીને એમાં બેસી રહેવા પણ કઈ રહ્યું એ તો શરીરની સાથે શરીરની ભાષામાં આવી રીતે આપણે નિશ્ચયને પણ ખેંચી જઈએ છીએ સમજાય છે પણ દર્શન જ્ઞાન ગુણ જે છે એનું આવરણ જે છે એ મોક્ષે જતા વિઘ્નો છે બધું જ વિઘ્નો એટલે શું હા કે આપણે આપણાથી બંધ પડ્યો છે તે હા બરોબર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે નિરંતર અપ્રતિબદ્ધ દશાએ કરીને વિચરી રહ્યા છે બરોબર તે શુદ્ધાત્મા સ્વરૂપ છે બરોબર એટલે શરીર વિચરી રહ્યું છે પણ પોતે આ રીતે સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ દ્રવ્ય ક્ષેત્ર કારભાવથી અપ્રતિબદ્ધપણે એટલે આપણું પ્રતિબદ્ધપણું સતત રહ્યા કરે એમ એમાં આટલું જ ભાગ જે રહેલો બધો એને જેને નિકાચિત આપણે જૈન દર્શનમાં કે છે નિકાચિત નિકાચિત અને આપણે સાદી ભાષામાં ચીકણું કહીએ ચોરીને ચીકણું કરેલું સૂળવું કરેલું પોતે પણ એ સૂર ખ્યાલ નથી આવતો ને આપણને આ વાત છે ચાલો એટલે સૂરને આપણે ક્યાં ભણવાનું હતું કશું કહેવાનું હતું ગમે તેવું કે થયું હોય તોય પણ તેમાં જેવી રીતે વધમાન અને શુદ્ધાત્મા પણ રહ્યા તે આ તો હું જ આવી રીતે પોતાને થયું કેવી રીતે થયું નહીં નહીં નહીં હું તો હું જ છું એમ કરીએ ત્યારે ત્યાંથી નીકળાય નહીં તો ના નીકળાય અને ધીમે ધીમે નીકળાય છે એકદમ તો ન જ નીકળાય કોણ પૂછે છે તો નિષ્કામ નિર્જરા કેવી રીતની થાય નિષ્કામ નિર્જરા કેવી રીતની થાય એ પછી કઈથી કાઢ્યું સમથી કાઢ્યું ત્યાં કોણ સેવક બોલું છે પૂછે ભૂપેન્દ્ર દવે તું બહુ આવું ના પડી છે અંદર માથાકુટમાં બહુ ઊંડો ઉતરે છે હે દીકરી દીકરી આવી છે કે હા ભૂપેન્દ્રભાઈ સાહેબ મુંબઈમાં આવે છે ને નિષ્કામ એવું નિષ્કામ શબ્દ ઘણો મોટો છે ઘણો મોટો છે નિસ્વાર્થ નિષ્કામ બધું નિર્જરાને એવું લાગુ નહીં પડવાનું સમજાયું સંવરપૂર્વક જે ખાલી થાય છે તે બધું નિર્જરિત થતું જતું જાય છે પણ એમાં આપણો પુરુષાર્થ ભાગ કામ કરે છે અને એમાં તપ આ બે વસ્તુ મુખ્ય છે સમજાય છે દાદાજી રમણભાઈ બોલો આપણે રૌદ્ર ધ્યાન અને આત્મ ધ્યાન એ તો હવે રહ્યું જ નથી ને અંદર તપાવે એનો અંશ કશું જ ના હોય એ હોય જ નહીં એનાથી મુક્ત થાય ત્યારે તો ધર્મ પામે એ તો ધર્મ ધ્યાન જ પામી શકે નહીં એ બરોબર છે વાત પકડાઈ ગઈ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બે જ હોય એટલે વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિથી હું નામ ધારીશું ત્યાં આગળ આખું ધર્મ ધ્યાન હોય અને નિશ્ચયથી નિશ્ચય સ્વભાવે કરીને હું શુદ્ધાત્મા છું અને એ પ્રમાણે જે રહેવાપણું ત્યાં શુક્લધ્યાનની પરિણતિ હોય બધી દેવ રીતે હોય બેથી ત્રીજું હોય શકે જ નહીં સમજ્યું પણ એનો અર્થ એવો નથી લેવાનો કે હું આમ રહેવું એવું સવાલ જ નથી તમને પોતાને પ્રાપ્ત થયું છે સ્વાદ છે તે છે આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ અને આજ્ઞા એ ધર્મ કેવી રીતે કહ્યું તો કે વ્યવહાર દ્રષ્ટિથી પહેલી આજ્ઞા મૂકી છે કે વ્યવહાર દ્રષ્ટિથી શું છે એ બધું જ આખું પાકું થઈ જવા માટે એમાં હું છું પણ હું ના ક્યારે પણ નહીં રહે તમને વ્યવહાર દ્રષ્ટિથી છું શું કહ્યું એ વાત છે ચાલાય દાદાજી અને હું ને મારુંથી મુક્ત થયા પછી વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞા સાથી આપી કારણ કે આજે પાણી જેવું બધું થઈ ગયેલું એ બધું હજુ આપો છે આપણી પાસે અને એટલા માટે એ વ્યવહારમાંથી નિકરમ આજ્ઞા પહેલી મૂકી છે ત્યાં આગળ આજ્ઞા ધર્મ આવે છે એટલે આપણો આખો વ્યવહાર અને વ્યવહાર જીવન એ વ્યવહાર ધર્મથી બધો આખો ઉકલતો જતો જાય વ્યવહાર ધર્મથી કે છે શું કયો વ્યવહાર ધર્મ તો કે નિશ્ચય અને નિશ્ચયને પાકો કરતો જતો જાય છે હું શુદ્ધ આત્મા છું સમજાયું એટલે આજ્ઞા એ ધર્મ કહ્યું અને આજ્ઞા એ મૂકી દીધું આજ્ઞા મૂકવી પડે આજ્ઞા મૂકે કે તરત જ તમે મુક્તતાનો અનુભવ કરો હળવાસપણાનો અનુભવ કરો કામ માટે ચાલો નહીં તો શું થાય કે હું મારે કરવાનું મારે બધા મારવાનું હું શુદ્ધાત્મા થયો તો મારે શુદ્ધાત્મા રહેવાનો આવું થયા કરે એટલે આ પાંચ દાદાની જે આકારમાં જે અદભુત થયું છે એ આપણે કલ્પી શકીએ એમ નથી કોઈ પણ રીતે ગમે તેવું પણ એનો તાર પર ઝઘડો નથી બહુ ગંભીર છે સાદા વાક્યો છે છતાં પણ અને આ કાળમાં કાળની નિર્બળતાઓથી સભર આપણે બધા એમના માટે આ એટલું અદભુત કરણાથી આ ખુલ્લું થયું છે પાંચ આજ્ઞા બહુ સુંદર છે હમ એટલે કોઈ રીતે હવે હું એવું એ પાછું ઉત્કેર ના તો સારું રહે નમેલો રહેતો બહુ સારી વાત છે દાદાજી હા બોલો દાદાજી મિતેશ શું નામ મિતેશ દાદાજી બોલો મિતેશ દાદાજી કાષ્ટ વગરનું તપ કઈ રીતે થઈ શકે તપ કરવાનું નથી જે તપ અંતરમાં અકળામણ વાળું ના પોષાતું અને એવું બધું અંદર રહ્યા કરતું હોય તે તપ જ ભાગ છે આખો અને એવો ના હોય તેને તપ કહેશો તમે ના સીધી વાત છે એટલે તપ શું છે સમજીએ તો તરત જ ખ્યાલ આવી જશે તમને અને આવું તો આ કાળમાં કળિયુગમાં ક્યારે ના હોય મને કે દર વખતે કોઈને કોઈ રીતે હોય કોઈને કોઈ સુખ્યો માણસ હોય બધી રીતનું હોય તો પણ કઈ ને કંઈક રીતે હોય જ આ શરીરનું આપણે કહીએ છીએ આ સાદું માળખું નથી અંદર એટલા બધા ખૂણા કાચરા પાર વગરના છે અંદર સમજાયું એટલે ક્યાંય આપણે ધકેલીને બધું અંદર નીચે દબાયું હોય એવું હોય એટલે આપણને લાગે નથી અત્યારે ના શું થયું કોઈ હા જરૂર બોલો પછી થવા દઈએ કે આપણે મતમાં બોલો ચાલવાનો એમને બોલવાનો આપો દરજો કોઈક કોઈક દરજો કોઈ દરજો બરાબર મુક્તિ સુખ સંચયન પદ નંબર એકસો ઓગણત્રીસ નજર દુરાની એમનું કાંતિભાઈનું ક્યારું પદ આવ્યું આ બહુ સરસ બોલે છે અહીં બતાવો આગળ નજર દાદાશ્રીની સ્તુતિ કરી લઈએ આપણે બધા ત્યારે આજે છેલ્લે દસ મિનિટ છે આપણે પછી આપણે પ્રસાદ જઈશું એને પકડો ને નજર નુરાની નિહાલકારી નજર નુરાની નિહાલકારી વચન સર વચન શ્રવાણી અલૌકિક અંતિમભાઈ આ વચન શ્રવાણી વચન શ્રવાણી શબ્દ બહુ દત્તા સાહેબ મોટો છે દાદા સાહેબ વચન શ્રવાણી દાદા યાદ આ કહ્યું છે કે બોલેલું પોતે જાતે પોતાનું બોલેલું સાંભળે પરંતુ વ્યવહારમાં કહેવાય છે કે હંમેશા કાનનો સદુપયોગ આપણે શ્રોતા રહીએ તો જ થઈ શકે નહીં તો નહીં થઈ શકે શ્રોતાપણા પર તમે વધારે ધ્યાન આપો ઇવન બીજાનું પણ હોય તો પોતાની તો બહુ મોટી વાત છે દાદાએ આ એટલી ગંભીરમાં ગંભીર વાત આ સાદી રીતે મૂકી દીધી છે અમને એટલે વિધિમય બોલે કીર્તન ભક્તિ આપણી અદભુત સ્વરૂપ કીર્તન ભક્તિ રીતે ગમે ત્યારે પણ એ બહુ મોટો પ્રયોગ છે આપણો દરેકને માટે શું એ પોતાની વાચારે પણ વાગે ને પછી વાગે પછી સ્વાગત આપવું અને એમાંથી પછી આપણે ધીમે ધીમે આપણને સ્પષ્ટ નોખા પણ પડતા જાય બોલો આગળ મુરાની નિહાલકારી વચન સવાણી અલોકિનારી નજરાની નિહાલકારી વચન સવાણી અકલ્પિવૃષ્ટિ હૃદય પિયાલી મહાત્વસિત નિષ્ઠ મહાત્મયારી અકલ્પિવૃષ્ટિ હૃદય પિયાલી મહાત્વસિત નિષ્ઠ મહાત્મયારી ક્ષયગ્નિપંચરંગ સ્વસ્નાનાંતરંગ ક્ષયગ્નિપંચરંગ સ્વસાન અંતરંગ જોદાન અકરમ છે તીર્થની સંગ જોદાન અકરમ છે તીર્થની સંગ प्राप्त प्राप्ति शुद्धात्मसङ्कलम् अमोक्षदानी सिद्धार्थकण्डरक अप्राप्ति प्राप्ति शुद्धात्मसङ्कलम् પ્રાપ્ત વ્યવ્યક્તા સ્વગુણ નિરાકાર પ્રાપ્ત સ્વગુણ નિરાકાર અનભૂત ગમ્યા પરમ મહાધાર અનભૂત ગમ્યા પરમ મહાદાર સુખ નથી ગુણ રૂપે પુદગલનો સ્વભાવે સુખ ગુણ છે સ્વાતમાં જો સુખ નથી ગુણ રૂપી પુદગલનો સ્વભાવે સુખ ગુણ છે સ્વાતમાં જો શરીર શરીર આખું પૂતગલ સંચાલિત શરીર આખું પૂતગલ સંચાલિત નિચેત ચેતનાહમથી મિશ્રિત નિશ્ચેત ચેતન અહમથી મિશ્રિત જગત સંયોગો પાપો પુણ્યાદીન માનવ નિકાયા પરને પરાધીન જગત સંયોગો પાપો પુણ્યાદીન માનવ નિકાયા પરાધીન નજર નુરાની નિહાલકારી વચન શ્રવાણી અલોકિન્યારી નજર મુરાણી નિહાલકારી વચન શ્રવાણી અલોકિન્યારી દિલો દિમાગે તે મૂર્તિ અંકિત તિલોદિમાગે તે મૂર્તિયાંકિત અખંડ સ્મરણે અબાધ્ય સંકિત અખંડ સ્મરણે અબાધ્ય સમકિત પરમાત્મભૂત પરમાત્મબુદ્ધિ જ્ઞાની પુરુષ પર અપાવે મુક્તિ પરમાર્થે પલ પલ પરમાર્થે નિર્બુદ્ધિ જ્ઞાની પુરુષ પર અપાર મુક્તિ પરમાર્થ પલ પલ દિલો દિમાગે તે મૂર્તિ અંકિત દિલો દિમાગે તે મૂર્તિ અંકિત અખંડ સ્મરણે અબાધ્ય સંકિત અખંડ સ્મરણે અબાધ્ય સમકિત પરમાત્મ બુદ્ધિ જ્ઞાની પુરુષ પર અપાવે મુક્ત મુક્તિ પરમાર્થે પલ પલ પરમાત્મ બોધિ જ્ઞાની પુરુષ પલ અપાર મુક્તિ પરમાર્થે પલ પલ નજર નુરાની નિહાલકારી વચન શ્રવાણી અલોકી ન્યારી નુરા નિહાલકારી વચન શ્રવાણી અલોકી નમો વિતરાગાય નમો વિતરા નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો આય વજ્રાયાણમ નમો વજ્રાયાણ નમો લુઈ સવ સાવણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય કનુભાઈ દાદાજી બે મિનિટ આજના નિમંત્રકો જસ આપણને આપના આશીર્વાદ લઈ લે જરૂર જરૂર પછી દાદાજી આપ અહીંયા છો જઈ રહ્યા છો તો સંગવતી હું નથી જતો ના દાદી અમને ખબર છે મને મોકલી દેતા બા <laughs> સંઘ વતી સાહેબ બધા વતી આપને માધુરીબેન સરયુબેન અર્ષાબેન અને રમેશભાઈ પંડ્યા આજના સુંદર પવિત્ર દિવસના નિમંત્રક છે એમને નિમિત્ત વિધ્વાસ ક્યાં ગઈ વિધ્વાસ मगरी में મારી ઓરે શું વાત કરો છો સરીબેન બે જણા પછી માધુરીબેન સરીબેન અને રમેશભાઈ પંડ્યા અરે વાહ વાહ વાહ હલો ત્રણ ફેમિલી હા શું વાત કરો છો મેં નામ કીધા એટલા જ અત્યારે ઉભા થજો બીજા કુટુંબીજનો એમને બેસી રહેજો પ્લીઝ પ્લીઝ વાહ પકડી રાખો પકડી રાખો શંકરભાઈ સાહેબના મહાવિદ્યાલય મારા ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ ચાલો બસ બસ બસ રમેશભાઈ બસ ખૂબ ખૂબ હવે લઈ લો ભાઈ આ લઈ લો કરી જરા જલ્દી ધન્યવાદ જાહેર છે બની વચ્ચે છે તમને એક જ છે બોલો જરા બોલો દાદાજી કેટલા વાર છે કેટલા બાય બાય એક વાર બોલો જય સચિદાનંદ જય સાધુ સાધુ ચાર મહિનામાં સાધુ માસ કરે સાધુ માસ દરમિયાન ઉપાસના કરે આરાધના કરે સાધના કરે છે બહાર થતા આ ચાર મહિના જાઓ પણ હવે માસ કરીએ અને આપણું જ વિદ્યામાં કરીએ તો આપણું બરાબર અમારા માટે આ થઈ રહ્યા છો ચાર મહિના માટે એ આપણું નિધિધ્યાસન નિરંતર રહે અને આપણો પરિચય સાચા અમે કરી શકીએ એ જાતનો અમારો ચાતુર્માસ થાય એવી આપ કૃપા કરો જૈન સાધુના સાધુ તો બહુ ચાતુર્માસ છે આપણું સ્વરૂપ હું આપણું સ્વરૂપ હું અને આપણું વ્યવહારનું હું એ બે પોતપોતાની જગ્યાએ રહેવું આપણું બાધા જોડે જોડે દાદાનો જોડે જોડે દાદાનો પરિચય તો એટલો સમય સાર પામેલા છે પણ સમય બદલી છે મેં જોયું છે કે અડધો કલાક પહેલા ગંભીરમાં ગંભીર ચર્ચા કરતા હોય અને પછી એની એક જ નીકળી જુઓ તો સત્સંગના એવરેજ નીકળો જ પડી દીધા હોય એક વખત થયું સ્કૂલમાં એક વ્યક્તિની સાથે આક્રોશપૂર્વક એટલે બહુ પ્રેમપૂર્વક વાત કરતા જોયા અને તેને મંચ પર આવી અને સત્સંગની સરિતા કાલ કાલ કાલ કાલ નાશ હતી વહી ગયા પ્રત્યેક પળે પળે નૂતન જીવન ક્ષણે ક્ષણે નવદાન પૈકી તદેવ રૂપમ રમણીય તારા જે પ્રત્યેક ક્ષણે નવું ધારણ કરે એવા આ દાદા ભગવાન અને એનો પરિચય વિચાર કરો કે દરેક પોતાની જાતને જોઈને આપણે પણ યોગા શીખીએ તો શિષ્મયની વાત આવે છે કે ચારે બાજુ નાના નાના અરીસાના ટુકડાઓ મૂકેલા હોય અને વચ્ચે આપણે ઉભા રહીએ તો દરેક ટુકડાની અંદર આપણું જ પ્રતિબિંબ દેખાય છે એવી રીતે આ જગત એ શીત મહલ છે અને દરેકની અંદર અમે આપણું જ પ્રતિબિંબ જોઈએ આપણે આપણે જાતે જોઈએ એના દ્વારા આશીર્વાદ આપીએ દરેક પાસાની અંદર હું મારી સાથે અને બધા મહાત્મા એકબીજામાં આવા ભરી જઈએ દાદા આપણને અને દાદા તમામ ઇન્જિનિયરિંગ છે કે presence strengthens presence strengthens but absence sharpens edge of love presence strengthens પણ એક્શન સરપંચ એ લવ લવ અમારી સ્ટ્રોંગ તો છે જ લવ પણ હવે સાથ બને એવા હૈદરાબાદના રાજવાઓ પછી એક મિનિટ એક minute wherein a Sarkar on bodybuilding molecules wherein a Dhara Bhanga. Corridor, yes. अभी अभी से अगर बीच में इंटरवर्टी करते हैं तथा रिवर्स करेगा राम आगे से દરેક માણસમાં પોતાની જગ્યાએ જોઈને વિતરણ વર્તન કરવા પડે કહેવામાં આવે પછી પ્રધાન માટે જાય ભોગવણી સ્વરૂપે પંદર મિનિટ આપતા પુત્ર ભરતનાથજીના પિતાશ્રી આપતા પુત્રના ગાર્ડિયન આચાર્ય અમલભાઈ મહેતા સાહેબ તબીબ જરા ડાઉન થઈ હોવાથી આપણી નિગમ થયા હતી હોસ્પિટલાઇઝ કરેલા દરેક મહાત્મા ભાવથી એ પૂર્વ એમને માટે આ રેલવેની ચૌદમી રાત અને પંદરમી સવારના અમદાવાદની ફ્લાઇટ છે દાદાજી પાંચ સવા બારની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર ચૌદમી પહોંચવાના છે અમદાવાદના મહાત્માઓની કોઈ પણ મહાત્માઓની ઈચ્છા હોય તો બાર વાગ્યાની આસપાસ ચૌદમી રાતના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી જાય સાડા અગિયારથી બારની વચ્ચે પહોંચી જાય દાદાજી આવશે ને તે પાંચ દો કલાકનો સમય મહાત્મા દર્શન માટે રાખ્યો છે જેથી કરીને વ્યવસ્થા કરી છે એની ભાવના ઈચ્છા હોય એ થઈ શકે છે જય ભગવાન જય જય ભગવાન જય જય દારા ભગવાનના દારા ભગવાન અસીમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો